જીવની અંદર હોય છે એટલે કે જીવાત્મા જેવી રીતે મેં તમને કીધું કે બ્રહ્મના સદંશ માંથી જળ પેદા થાય છે ચિદંશ માંથી જીવાત્મા પેદા થાય છે અને બ્રહ્મના આનંદ અંશ માંથી અંતર્યામી પેદા થાય છે એટલે અંતર્યામી ની અંદર કોઈ પણ ગુણધર્મ નો તિરોભાવ નથી સમજાયું આમાં આનંદ સ્વરૂપ પણ રહેલો છે અંતર્યામીમાં જે આપણા જે અંદર દરેક જીવમાં હોય હા એટલે મેં એ કીધું ને કે પરબ્રહ્મ નો એ રિપ્રેઝેન્ટેટિવ છે એ ભગવાનની જગ્યાએ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણી અંદર હોય છે સમજાયું હા હા આથી જળ તેમજ જીવની તુલનામાં અંતર્યામીને બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે એટલે આ રીતે જળ અને જીવ જે જળ પદાર્થ અને જીવ સત્વ ચિત્ત ની તુલનામાં અંતર્યામીને જે આનંદ નો ગુણધર્મ બી છે એ બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે તત્વ દ્રષ્ટિએ જોતા અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી તત્વ દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મમાં જે ગુણધર્મ છે સપચિત અને આનંદના એ જ ગુણધર્મ અંતર્યામીમાં પણ જોવા મળે એ રીતે છે તત્વ દ્રષ્ટિથી હા એટલે આનંદ ત્રણેય અંતર્યામીમાં પણ છે એ જ પરબ્રહ્મમાં પણ છે એટલે તત્વદ્રષ્ટિએ કોઈ ભેદ નથી એટલે જેમાં હું એમ કહું કે ચલો જીવાત્મામાં તો આનંદ અંશનો તિરોભાવ છે એટલે હું બ્રહ્મથી અલગ છું પણ અંતર્યામીમાં તો આનંદ અંશ પણ હાજર છે કારણ કે અંતર્યામી રૂપે પણ બ્રહ્મ પોતે જ પ્રગટ થતું હોય છે આથી બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ પણ સંભાવી શકતો નથી એટલે અંતર્યામીમાં અને બ્રહ્મમાં આ તત્વ દ્રષ્ટિથી જોવા જઈએ તો આમાં સ્વગત ભેદ પણ આમાં સંભવતો નથી કે આપણે બીજા આમાં જોઈએ કે વૃક્ષને દાળીને એ પ્રમાણે જે સ્વગત સ્વગત ભેદ છે એ આ બ્રહ્મમાં અને અંતર્યામીમાં એ દ્રષ્ટિથી બી ભેદ નથી હા એટલે કે જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે કે વૃક્ષ છે અને એની ડાળી છે વૃક્ષનો જ પાર્ટ એની બ્રાન્ચ પણ છે તો પણ આપણે ડાળીને અને વૃક્ષને અલગ અલગ માનીએ છીએ સ્વગત ભેદ છે જેવી રીતે મારી એક બોડી છે મૈત્રી ગોસ્વામી હવે એમાં હું મારો હાથ મારો પંજો એની આંગળીઓ માથું પગ પેટ બધું આપણે અલગ અલગ સ્વીકારીએ છીએ ને તો એ સ્વગત ભેદ છે ઇન્ટરનલ જે સબ મતલબ ભેદ છે આપણી અંદર એને સ્વગત ભેદ કહીએ છીએ એવી રીતે અંતર્યામી અને બ્રહ્મમાં આપણે એમ કહીએ કે સ્વગત ભેદ છે કે ભલે બ્રહ્મનો ભાગ હોય પણ એ ભાગ છે સંપૂર્ણ નથી તો મહાપ્રભુજી કહે છે કે નહીં એવું નથી અંતર્યામી રૂપે બ્રહ્મ પોતે જ થયા છે જેવી રીતે એક માણસ હોય ને એનું ફોટો હોય તો એવી રીતે બ્રહ્મનું જ એક ફોટોકોપી છે જે આપણી સાથે હંમેશા રહે છે આપણી અંદર રહે છે એ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણી સાથે રહે છે તો એને સ્વગત ભેદ બ્રહ્મ અને અંતર્યામીની વચ્ચે પોસિબલ નથી બ્રહ્મ અને અંતર્યામી બંને એક છે એમને અલગ નહીં માનવું જોઈએ સમજાયું હા રાધા હા તો આ સ્વગત ભેદ છે કે બ્રહ્મની અંદર ન સજાતીય ભેદ છે ન વિજાતીય ભેદ છે ન સ્વગત ભેદ છે એ ત્રણેય ભેદોથી રહિત બ્રહ્મની સર્વત્ર વ્યાપક જેવી સત્તા છે હા બોલો અચ્છા એટલે આ એટલે આ ત્રણ ભેદ દ્વારા બ્રહ્મની જે વ્યાપકતા છે એ અહીંયા સમજાવવામાં આવી હા એટલે કે બ્રહ્મમાં સજાતીય ભેદો પણ નથી બ્રહ્મમાં વિજાતીય ભેદ પણ નથી ને બ્રહ્મની અંદર સ્વગત ભેદ પણ નથી એટલે બ્રહ્મની અખંડ સત્તા સમસ્ત સૃષ્ટિની અંદર છે જી વાંચો નીચેનો પેરેગ્રાફ એમાં સમજાઈ જશે હાનિ સજાતીય વિજાતીય અને સ્વગત ભેદોથી રહિત હોવાથી બ્રહ્મ બ્રહ્મની વ્યાપકતા નિર્દૃષ્ટ સિદ્ધ થાય છે વ્યાપકતા જ બ્રહ્મનું ઐશ્વર્ય છે સર્વત્ર સર્વદા અને સ્વરૂપમાં બ્રહ્મ અવસ્થિત હોવાને કારણે સમગ્ર સૃષ્ટિનું નિયમન કરનારો ઈશ્વર પણ તે જ છે એટલે અહીંયા વ્યાપકતા બતાવ્યું વ્યાપકતા અને બ્રહ્મ નશ્વરે બતાવ્યું એટલે એટલે સર્વદા અને સર્વરૂપે બ્રહ્મનું અસ્તિત્વ આ સમગ્ર સૃષ્ટિ ઉપર આખું નિયમન બ્રહ્મ ઈશ્વર જ કરે છે આમાં સમજાય એટલે આપણે ખાસ એ વાત અહીંયા સમજાવી છે કે સજાતીય અને વિજાતીય ભેદોથી બ્રહ્મ રહિત છે બ્રહ્મની વ્યાપકતા જે છે નિર્દુષ્ટ સિદ્ધ થાય છે મતલબ કોઈ પણ જાતનું છલકપટ નથી કે કઈ છુપાવા જેવું નથી કે કઈ ઓછું કે વધારે નથી જે છે બધું બ્રહ્મ પોતે જ બન્યા છે એટલે બ્રહ્મની જે સત્તા છે અખંડ છે અને સર્વવ્યાપક છે એ વ્યાપકતામાં જ બ્રહ્મનું ઐશ્વર્ય છે મતલબ બ્રહ્મની ઈશ્વરતા કે બ્રહ્મની કેપેસિટી કે તમે કહો કે બ્રહ્મની મહાનતા કહો કે જે પણ કહેવું હોય એ જે છે એ બધું જ બ્રહ્મની વ્યાપકતામાં છે મતલબ બ્રહ્મને જે બીજા બધાથી ડિફરન્શિએટ કરે છે શું છે બ્રહ્મ વ્યાપક છે એ વ્યાપક ગુણ એનું એને બધાથી અલગ કરે છે હા તે અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ હોય છે એટલે બ્રહ્મના ગુણધર્મો આગળ બતાવો સાકાર વ્યાપક હોવા છતાં બ્રહ્મ સાકાર પણ છે જેમ ધ્વનિના તરંગો દેશ વિદેશ તથા અવકાશ વગેરે સર્વ સ્થળે વ્યાપ્ત હોય છે વ્યાપક રૂપમાં તે સાંભળી નથી શકાતા પરંતુ રેડિયોમાં તે જ ધ્વનિ તરંગો શબ્દના રૂપમાં આકાર પણ બની જતા હોય છે ધ્વનિ તરંગોની માફક દ્રષ્ટિ તરંગો પણ સર્વત્ર વ્યાપ્ત હોય છે વ્યાપક રૂપમાં તેને પણ આપણે જોઈ શકતા નથી પરંતુ ટેલિવિઝન સેટમાં તે જ વ્યાપક તરંગો સાકાર દ્રશ્ય પણ બની જતા હોય છે આ જ રીતે બ્રહ્મ વ્યાપક પણ છે અને તેમ છતાં સાકાર પણ છે આમાં હવે થોડુંક આપ સમજાવો ને હા મતલબ હવે જે બ્રહ્મ વ્યાપક હોવાને કારણે લોકોને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે ખાસ કરીને શંકરાચાર્યજીને જેવી રીતે થઈ ગઈ કે જો બ્રહ્મ વ્યાપક છે તો એનો કોઈ આકાર ન હોઈ શકે કેમ કે તમે એમ કહો કે હવા જે છે વ્યાપક છે દરેક જગ્યા ઉપર એ હાજર છે તો પછી હવાનું કોઈ રૂપ ન હોઈ શકે જેનું પણ રૂપ હોય એ વસ્તુ બંધાઈ જાય વ્યાપક ન હોઈ શકે આ બંને એકબીજાના વિરોધી કેરેક્ટરિસ્ટિક છે મતલબ જેવી રીતે પવન જે છે વ્યાપક છે તો એનું કોઈ રૂપ નથી જેનું રૂપ છે જેમ આપણે લોકો તો આપણે વ્યાપક નથી એવી રીતે બ્રહ્મના વિષયમાં પણ લોકોને એવી ગેરસમજ થઈ જાય છે કે કેમ કે બ્રહ્મ વ્યાપક છે એટલે એનું કોઈ રૂપ ન સમજાયું હા એટલે આમાં એમ કીધું કે વ્યાપક હોવા છતાં બ્રહ્મ સાકાર પણ છે એટલે આ હું આને ઇન્ટ્રોડ્યુસ કરું છું કે આ સબ્જેક્ટ અહીંયા કેમ આવ્યું કે બ્રહ્મ સાકાર છે મતલબ જેવી રીતે હું એમ કહું કે કૃષ્ણ જે છે એ પરબ્રહ્મ છે કૃષ્ણ ઇક્વલ્સ ટુ પરબ્રહ્મ હવે કૃષ્ણ જે છે એ પરબ્રહ્મ કેવી રીતે છે જે વ્યક્તિ એને એમ કહે કે બ્રહ્મ વ્યાપક છે તો કૃષ્ણના રૂપમાં એક ફોર્મ છે ને કૃષ્ણ તો એનો એ ફોટો આપણે જોઈએ છીએ કે સ્વરૂપ એનું આપણે જોઈએ છીએ તો કોઈ એમ કહેશે કે બ્રહ્મ બંધાયેલો ન હોઈ શકે કોઈ રૂપમાં બ્રહ્મ ન હોઈ શકે કેમ ન હોઈ શકે કેમ કે બ્રહ્મ વ્યાપક છે એટલે જો એમ કહું કે હવા છે આ હવાનું રૂપ છે તો હવાનું રૂપ ન હોઈ શકે કેમ કે જેમ કે હું છું મારું રૂપ છે તો હું વ્યાપક નથી હું મારા ફોર્મ સાથે કે મારી પ્લેસ સાથે મારા ટાઈમ સાથે હું બાઉન્ડ છું એ સીમા મારા ઉપર આવી જાય છે કેમ કેમ કે હું સાકાર છું મારું એક આકાર છે મારું એક રૂપ છે એવી રીતે જો બ્રહ્મને આપણે વ્યાપક કહેતા હોઈએ જેવી રીતે આમાં એક્ઝામ્પલ આપ્યું કે જેમ ધ્વનિના તરંગો દેશ વિદેશ તથા આકાશ વગેરે સર્વ સ્થળે વ્યાપ્ત હોય છે વ્યાપક રૂપમાં તો સાંભળી નથી શકતા પરંતુ રેડિયોમાં તે જ ધ્વનિ તરંગો શબ્દના રૂપમાં સાકાર પણ બની જતા હોય છે સાયન્સની વાત નહીં સમજાવી છે કે જેવી રીતે સાયન્સમાં એ વાત સમજાવી છે કે સાઉન્ડની વેવ્સ હોય છે જે હું કંઈ બોલું તો આખા આ વાતાવરણની અંદર સાઉન્ડની વેવ્સ ફેલાયેલી છે એ વોઇસને આપણે સાંભળી નથી શકતા પણ આપણી પાસે કાન છે સાધન છે કે રેડિયો છે કે મ્યુઝિક પ્લેયર છે ટીવી છે તો આપણને એ વેવ્સ સંભળાય છે એ વેવ્સ થ્રુ આપણે અવાજને સાંભળી શકીએ છીએ તો એ વાત અહીંયા સમજાવી છે કે વ્યાપક હોવા છતાં બ્રહ્મ સાકાર છે એટલે કે કૃષ્ણ જે છે એ બ્રહ્મ જ છે જે લોકો આના ઉપર ઓબ્જેક્શન ઉઠાવે છે એ લોકો એમ કે છે કે બ્રહ્મ વ્યાપક છે એટલે એનું કોઈ રૂપ ન હોઈ શકે જેમ કે હું એમ કહું કે હવા છે હવા વ્યાપક છે દરેક સ્થાનમાં એ હાજર છે તો હું શું દરેક સ્થાન ઉપર હાજર હોઈ શકું ન હોઈ શકું કેમ ન હોઈ શકું કેમ કે મારું એક રૂપ છે જેનું પણ કોઈ ફોર્મ છે જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ જેનો કોઈ આકાર છે એ વ્યાપક ન હોઈ શકે અને જે વ્યાપક છે એનો કોઈ આકાર ન હોય જેવી રીતે હવા આ એક્ઝામ્પલ સમજાયું તમને હા જી દાદા સમજાયું તો એવી રીતે બ્રહ્મને આપણે વ્યાપક કહીએ છીએ જેવી રીતે આગલા ટોપિકમાં આવ્યું કે સજાતીય વિજાતીય અને સ્વગત ત્રણેય ભેદોથી રહિત બ્રહ્મ જે છે એની અખંડ સત્તા છે સંસારની દરેકે દરેક પદાર્થની અંદર હાજર છે તો જો બ્રહ્મ વ્યાપક છે હવાની જેમ પવનની જેમ દરેક સ્થાન ઉપર એ હાજર હોય તો બ્રહ્મ જે છે એ વ્યાપક છે તો એનું કોઈ રૂપ ન હોઈ શકે કૃષ્ણ વગેરે જે છે એ એના કોઈ પાવર હોઈ શકે એનો અંશ હોઈ શકે પણ પરબ્રહ્મ પોતે કૃષ્ણ ન હોઈ શકે આ વાત સમજાઈ હા સમજાઈ હા તો એ વાતને અહીંયા સમજાવી છે કે લોકો એવી રીતે શંકરાચાર્યજી એ વાતને કીધી કે કૃષ્ણ છે કે વિષ્ણુના જે અવતારો છે એ બધા બ્રહ્મનો પાવર હોઈ શકે કોઈ જાતના બ્રહ્મના અંશ હોઈ શકે પણ પરબ્રહ્મ પોતે ન હોઈ શકે કેમ ન હોઈ શકે કેમ કે પરબ્રહ્મ જે છે એનું કોઈ આકાર નથી કેમ કે એ વ્યાપક છે એટલે સાકાર ન હોઈ શકે ને જો તમે એને કોઈ રૂપની સીમા આપો તો પછી એની વ્યાપકતા ખંડિત થઈ જાય કે જેવી રીતે હું એમ કહું કે કૃષ્ણ જે છે એ વ્યાપક છે તો પછી કૃષ્ણ જે છે એનું કોઈ રૂપ છે એને તમે ન માની શકો કેમ કે જેનું રૂપ હોય વ્યાપક ન હોઈ શકે આ વાત સમજાઈ હમ હા તો એ વાતની આ મહાપ્રભુજી સમજાવી છે કે વ્યાપક હોવા છતાં પણ સાકાર પણ છે એટલે કૃષ્ણ ઉપર તમે ઓબ્જેક્શન ઉઠાવો કે કેમ કે કૃષ્ણનું એક રૂપ છે એટલે પરબ્રહ્મ નથી પણ પરબ્રહ્મનું કોઈ અંશ છે અથવા પરબ્રહ્મની કોઈ એક શક્તિ છે તો એવું નથી સાક્ષાત પરબ્રહ્મ પોતે છે એની વ્યાપકતા સાકાર હોવાથી ખંડિત થતી નથી જેવી રીતે રાસલીલાના ક્રમમાં ઠાકોરજી બતાડ્યું કે દરેક ગોપીની સાથે એક કૃષ્ણ થઈ ગયા અક્રૂરજીના પ્રસંગમાં આવ્યું કે અક્રૂરજી એવી રીતે ડાઉટ કર્યું કે આ તો કોઈ સામાન્ય બાલક છે તો ઠાકોરજી એમને યમુનાજીના જલની અંદર પણ દેખાયા અને બહાર રથમાં બેઠેલા પણ દેખાયા તો આ બંને કેવી રીતે પોસિબલ થયું કેમ કે કૃષ્ણ વ્યાપક છે કૃષ્ણનું એક રૂપ છે એનો આપણે ફોટો જોઈએ છીએ એનું ચિત્ર આપણે જોઈએ છીએ એનું અર્થ એવું નથી કે કૃષ્ણ વ્યાપક નથી એ વ્યાપક પણ છે અને સાકાર પણ છે હવે સમજાયું હા જી સમજાયું હા વ્યાપક સ્વરૂપ કે વ્યાપક છે સાકાર હેલો એટલી વ્યાપકતા સાકાર હોવાને કારણે ખંડિત નથી થતી હા બોલો કોણ બોલો તાદુ હા રાજા અલકા બોલું છું હા બોલો હા એટલે આપણે હમણાં શંકરાચાર્ય ના મતે જે વ્યાપક છે તે સાકાર નથી અને ના મતે જે વ્યાપક છે તે સાકાર હોય એમ એવું થયું ને હા એટલે શંકરાચાર્યજી એવું કે છે કે જો તમે કોઈ વ્યાપક ને પરબ્રહ્મ ને કોઈ રૂપ આપો તો એની વ્યાપકતા ખંડિત થઈ જાય એટલે એનું કોઈ રૂપ ન હોઈ શકે અવતાર વગેરે બધાને તમે એના અંશ કે કલા કે એનું એક એક શક્તિ માની શકો પણ એ સાક્ષાત પરબ્રહ્મ નો અવતાર ન હોઈ શકે પરબ્રહ્મ પોતે ન હોઈ શકે કેમ કેમ કે એ વ્યાપક છે તો એનું રૂપ ન હોય ને જો તમે એને રૂપ આપો તો એ વ્યાપક ન હોઈ શકે જી રાજા હા સમજાય હા એટલે મહાપ્રભુજી એ કહે છે કે કૃષ્ણ જે પરબ્રહ્મ છે એના ઉપર એની કેપેસિટી ઉપર તમે ડાઉટ ના કરી શકો એ વ્યાપક છે તો એ સાકાર પણ હોઈ શકે સાકાર છે તો એ વ્યાપક પણ હોઈ શકે એવું જી રાજા હા રાજા આમાં એક એક્ઝામ્પલ આવશે આ દ્રષ્ટિ તરંગ નું ત્યારે સમજાઈ જશે કરો બ્રિજેશભાઈ હાજી અવ્યય હા અચ્છા વાંચી તો લીધું ફરી વાંચી લઉં દ્રષ્ટિદાનનું હા એ ફરી વાંચીને ને એક્ઝામ્પલ ને હવે તમે સમજાવી જુઓ એકવાર તમને ફાવે તો હા ધ્વનિ તરંગોની જ મફત દ્રષ્ટિ તરંગો પણ સર્વત્ર વ્યાપ્ત હોય છે વ્યાપક રૂપમાં તેને પણ આપણે જોઈ શકતા નથી પરંતુ ટેલિવિઝન સેટમાં તે જ વ્યાપક તરંગો સાકાર દ્રશ્ય પણ બની જતા હોય છે એટલે આ ધ્વનિ તરંગોના એક્ઝામ્પલ દ્વારા જેમ ધ્વનિ તરંગો આપણે આપણે કીધું એ પ્રમાણે કે આપણે જે બોલીએ છીએ એ તરંગો આપણે જોઈ શકતા નથી પણ એ એક સિસ્ટમ કે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે એને ડાયવર્ટ કરી શકીએ છીએ એક રાઇટિંગ પે કાગળ ઉપર અને એ રીતે દ્રષ્ટિ તરંગો આપણે જે જોઈએ છીએ એ પછી સેવ થઈ શકતું નથી પણ હવે એવી ટેકનોલોજીથી કે આપણે જે ટીવી દ્વારા જે દૂર ક્યાંક દેખાતી મેચો હોય કે કંઈ બી પ્રોગ્રામ હોય આપણે ટીવી ઉપર દેખાઈ શકે છે એટલે એ જેમ વ્યાપક એ વ્યાપક છે એને એક સાકાર સ્વરૂપમાં થાય છે તે જ રીતે એક્ઝામ્પલ દ્વારા બ્રહ્મ પણ વ્યાપક છે છતાં પણ તેનું સાકાર સ્વરૂપ પણ છે એટલે મહાપ્રભુજીએ શંકરાચાર્યજીનો જે સિદ્ધાંત છે એના ઓપોઝમાં એમણે આ પોતાનું મંતવ્ય આપ્યું છે કે વ્યાપક હોવા છતાં પણ એ સાકાર પણ હોઈ શકે છે એવું નથી કે સાકાર વ્યાપક છે એનો આકાર ન હોય હા એટલે તમે કોઈ વસ્તુને આકાર આપી એનો મતલબ એવું નથી હોતું કે એની વ્યાપકતા ખંડિત થઈ ગઈ કે હવે વ્યાપક ન રહ્યો એટલે વ્યાપક પણ બ્રહ્મ છે વ્યાપક હોવા છતાં એ સાકાર પણ હોઈ શકે એનું રૂપ હોઈ શકે છે એટલે આપણે એમ ન કહી શકીએ કે જે વ્યાપક છે એનું આકાર આપતા એ ખંડિત થઈ જાય હા બસ એવો છે મતલબ દ્રષ્ટિ તરંગ નું જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે જેવી રીતે સાઉન્ડ વેવ જે છે એ ચારે તરફ હોય છે આપણા વાતાવરણની અંદર પણ આપણે એને જોઈ નથી શકતા પણ જ્યારે કોઈ કંઈ બોલે તો એ સાઉન્ડ વેવ્સ થ્રુ એની અવાજ આપણા કાન સુધી આવે છે ને આપણને એ વાત સંભળાય છે એવી રીતે જે રેઝ છે લાઇટ વેવ રેઝ લાઇટ છે એ પણ ચારે તરફ ફેલાયેલી છે પણ એ આપણને દેખાતી નથી પણ જ્યારે ટેલિવિઝનમાં એને સાયન્ટિફિક પ્રોસેસથી નાખવામાં આવે તો એને આપણે જોઈ શકીએ છીએ એવી રીતે બ્રહ્મ વ્યાપક પણ છે અને સાકાર પણ જેવી રીતે મેં કૃષ્ણ ઠાકોરજીના ચરિત્રની અંદર જ એક્ઝામ્પલ આપ્યું કે ઠાકોરજી જે છે એ દુનિયાના દરેક સ્થાનમાં હાજર પણ છે કૃષ્ણના રૂપમાં થયા તો લોકોએ ડાઉટ કર્યું કે આ તો સાકાર છે એટલે કોઈ નાનું બાળક હોય ભગવાન આવી રીતે થોડી હોઈ શકે પણ ઠાકોરજી દરેક જગ્યાએ પોતાની વ્યાપકતાને પણ બતાડી છે જેવી રીતે યશોદાજીને આખું બ્રહ્માંડ પોતાના મુખારવિંદમાં બતાડ્યું તો એક નાના બાળક હોવા છતાં પણ ઠાકોરજીએ પોતાનું બ્રહ્માંડ આખું મુખારવિંદની અંદર દેખાડ્યું એનો મતલબ એ છે કે પ્રભુ વ્યાપક પણ છે સાકાર હોવાની સાથે સાથે એ રીતે રાસના ચરિત્રની અંદર ઠાકોરજીએ જ્યારે દરેક ગોપીની સાથે એક એક કૃષ્ણ થઈ ગયા કે અક્રૂરજીનો જેવી રીતે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું તો એવી રીતે દરેકે દરેક જગ્યાએ ઠાકોરજીએ પોતાની એ વ્યાપકતાને પણ બતાડી છે કે સાકાર છે કે કૃષ્ણના રૂપમાં છે એનું મતલબ એવું નથી થતું કે ઠાકોરજી જે છે એ વ્યાપક ન રહ્યા કે એની વ્યાપકતા ખંડિત થઈ ગઈ એ વાતને અહીંયા સમજાવી છે એટલે ખાસ તો મેં જેવી રીતે કીધું ને કે આ આમના કોન્ટેક્ટમાં શંકરાચાર્યજીના કે એમણે વ્યાપક માન્યા બ્રહ્મને તો એની સાકારતાને નથી સ્વીકારી શકતા અને જે લોકોએ સાકાર માન્યા એ લોકો એમને કોઈ અંશ કે કોઈ કલા કે કોઈ અવતાર માની લીધું એને પરબ્રહ્મ તરીકે એ લોકો ન સ્વીકારી શક્યા કેમ કે આ બંને વાતોને એ લોકો મેચ નથી કરી શકતા કે એક જ વસ્તુ વ્યાપક હોવાની સાથે સાથે એ વસ્તુ જે છે એ સાકાર પણ કેવી રીતે હોઈ શકે ને જે વસ્તુ સાકાર છે એને તમે વ્યાપક તત્વ તરીકે કેવી રીતે સ્વીકારી શકો આ વાતને દરેક સંપ્રદાયના લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા એ વાતને મહાપ્રભુજી જસ્ટિફાઈ કરી છે તો રાજા આપણે એમ એમ બી કહી શકીએ ને કે મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલા સમજો આપણે અત્યારે રેડિયો તરંગો ને ટીવી ને આ બધા શોધ તો સમજો હમણાં સો વર્ષ કે દોઢસો વર્ષ સુધી થઈ તો આ પાંચસો વર્ષ પહેલા મહાપ્રભુજી આ વસ્તુ કીધી ને કે ભાઈ આ રેડિયો તરંગો ને એ બધું અત્યારે આપણે ઉદાહરણ આપી શકીએ છીએ આ પાંચસો વર્ષ પહેલા આપી શકાય હા આપી શકાય એટલે એમાં એ જ વાત છે કે વ્યાપક હોવાનો મતલબ એવું નથી કે તમે સાકાર ના રહ્યા સાકાર હોવાનો મતલબ એવું નથી કે વસ્તુ વ્યાપક ના રહી મતલબ કમ સે કમ બ્રહ્મની કેપેસિટી વ્યાપક હોવામાં પણ છે અને બ્રહ્મની કેપેસિટી સાકાર હોવામાં પણ છે એ બંને એની કેપેસિટી છે તમે એને બાઉન્ડ એ બાંધી ના શકો કે આ વ્યાપક છે એટલે સાકાર નથી અને સાકાર છે એટલે વ્યાપક નથી એટલે જેવી રીતે શ્યામકાકા હંમેશા એક્ઝામ્પલ આપે છે કે ઠાકોરજી જે છે યશોદાજીના હાથે બંધાયા કે ગોપીઓના હાથે માર પણ ખાધી એમના કેવા ઉપર પણ નાચ્યા પણ સહી તો એ બધામાં જ કૃષ્ણનું પાવર દેખાય છે ઠાકોરજીની હેલ્પલેસનેસ નથી સમજવાની આપણે આપણે એમ થાય કે યશોદાની હાથે તો ઠાકોરજી તો બંધાઈ ગયા તો કેવા પરબ્રહ્મ કે ગોપીઓની સામે નાચવું પડ્યું એવા કેવા ભગવાન આની અંદર દરેક લીલાની અંદર ઠાકોરજીની એ ડાઉન ટુ ધ અર્થનેસ આપણે જોવાની છે કે ઠાકોરજી કેટલું ઝુક્યા છે પોતાના ભક્તોની સામે પોતાની લીલા માટે કેટલું નેચરલી એમણે એક સામાન્ય વ્યક્તિ સામાન્ય બાળકની જેમ પોતાનું જીવન કાઢ્યું છે એમાં ઠાકોરજી હેલ્પલેસ છે એવું ન સમજીને એમાં પણ ઠાકોરજીનું સામર્થ્ય વિચારવું જોઈએ કે પરબ્રહ્મ હોવા છતાં પણ આ નાના બાળકની જેમ એ ગોકુલની અંદર ગોવાડિયાઓના ઘરમાં આવીને રહ્યા તો એ વાત અહીંયા સમજવાની છે કે દરેક જગ્યામાં દરેક ઝુકવામાં પણ ઠાકોરજીનું સામર્થ્ય છે ને પોતાનો પાવર બતાડવામાં પણ પ્રભુનું સામર્થ્ય છે તો એ વાતને આમાં સમજવી જોઈએ કે વ્યાપક હોવું એ પણ બ્રહ્મનું ઐશ્વર્ય છે અને એની સાથે આકારમાં આવીને પોતાની લીલાને અવતારના રૂપમાં કન્ટિન્યુ કરવી એ પણ બ્રહ્મનું સામર્થ્ય છે સમજાઈ આ વાત હા જી રાજુ હા હવે કરો આગળનું અવ્યય બ્રહ્મના ઉત્પત્તિ નાશ થતા નથી એ સનાતન અવિનાશી તત્વ છે સૃષ્ટિ દરમિયાન જળ જીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાં બ્રહ્મમાં કોઈ પણ વિકાર આવતો નથી આ કારણે બ્રહ્મને અવ્યય કહેવામાં આવે છે બ્રહ્મની માફક જ બ્રહ્મના અપ્રાકૃત અલૌકિક અનંત ગુણ ધર્મો ગુણધર્મો પણ વિકાર રહિત અવિનાશી કે અવ્યય હોય છે વિકાર રહિત હોવું એ જ બ્રહ્મનું વીર્ય છે વીર્ય એટલે સામર્થ્ય અવિનાશી હોવું તે જ વિદ્યવાન કે સામર્થ્યશાળી હોવું કહેવાય અહીંયા બ્રહ્મને ઉત્પત્તિ અને નાશ થતા નથી એટલે જે તે સનાતન અવિનાશી તત્વ છે સૃષ્ટિ દરમિયાન જળ જીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાં બ્રહ્મમાં કોઈ પણ વિકાર એટલે જે બ્રહ્મમાંથી જ જળ અને જીવ જે બ્રહ્મનું સત સત્વગુણ ગુણધર્મથી જળ પદાર્થ અને ચિત્ત ચિત્ત અને જળથી જીવ એમ જે ડાયવર્ટ થાય એટલે સમજો એમાંથી બ્રહ્મમાંથી શું કહીએ બ્રહ્મ એટલે કે બ્રહ્મના ઉત્પત્તિ નાશ થતા નથી તે સનાતન અવિનાશી તત્વ છે એટલે બ્રહ્મના કેરેક્ટરિસ્ટિક્સ નહીં બતાડ્યું છે હા એટલે બ્રહ્મમાંથી ઉત્પન્ન છતાં પણ એમાંથી વિકાર આવતો નથી જે આપણે સોનાનો ઉદાહરણ દ્વારા જે સમજ્યા એ આગળ એટલે કે જેવી રીતે આપણા જન્મ મૃત્યુ થાય છે આપણે નાના માંથી વૃદ્ધ થઈએ કે જવાન હોઈએ તો આદેડ થઈએ પછી મોટા થઈએ પછી મરી જઈએ તો આ બધા વિકારો જે આપણી બોડીમાં આવે છે આપણા જીવનમાં ઉતાર ચઢાવ આવે છે બધું બ્રહ્મની સાથે નથી થતું હેલો હા હા સમજાયું હા સમજાયું હા હેલો હા બોલો હેલો હા રાજા અવ્યય નો આમ આમ અર્થ શું થાય જેમાં કોઈ વિકાર ન આવે અવ્યય વિકાર રહિત હોય અવ્યય વિકાર રહિત હા રાજા હા કરો બ્રિજેશભાઈ આગળ વાંચો સર્વસમર્થ એટલે આ વિકરાળ નો મતલબ સમજાવ્યો ને તમને અવ્યય નો મતલબ હા એ આપણે વિકૃત પરિણામ અવિકૃત પરિણામ જે સમજાય એ પ્રમાણે સમજવાનું હા એટલે અહીંયા વિકાર વિકારનો મતલબ છે કે મેં જે રીતે એક્ઝામ્પલ આપ્યું ને કે હું નાની જન્મી પછી બાલક થઈએ પછી થોડા મોટા થઈએ યુવાન થઈએ પછી પાછા વધારે મોટા થઈએ આપણે બીમાર પડીએ આપણું શરીર સડી જાય ખરાબ થાય તૂટી જાય ભાંગી જાય આ જે પણ વિકારો આપણી અંદર આવે છે એવું બ્રહ્મમાં નથી થતું બ્રહ્મ જે છે સનાતન છે અવિનાશી છે જન્મ મૃત્યુ વગેરેથી રહિત છે ને આ જેટલા પણ સાંસારિક કર્મો આપણી શરીરની અંદર થાય છે આપણે નાના થઈએ મોટા થઈએ કે આપણા શરીરમાં વિકારો આવે જાય આપણું શરીર તૂટે ભાંગે બીમાર પડે આવું બધું લૌકિક જે છે બધું બ્રહ્મની સાથે નથી થતું સમજાયું હા જીરા સમજાયું હા કરો આગળનું સર્વ સમર્થ સર્વસમર્થ બ્રહ્મ સર્વ પ્રકારની અલૌકિક શક્તિઓથી સંપન્ન સર્વસમર્થ હોવાને કારણે તેને કરતું અકર્તું અન્યથા કરતું સર્વથ કહેવામાં આવે છે કરતું સમર્થ એટલે હવે બ્રહ્મને સર્વસમર્થ આ એનું ત્રીજું લક્ષણ ગુણધર્મ છે કેરેક્ટરિસ્ટિક છે એટલે કે બ્રહ્મ જે છે અલૌકિક શક્તિઓથી સંપન્ન છે સર્વસમર્થ છે સર્વસમર્થ એટલે શું તો ત્રણ પ્રકારના સામર્થ્ય અહીંયા ગણાવ્યા છે એક કરતુમ સામર્થ્ય એક અકર્તુમ સામર્થ્ય અને ત્રીજું અન્યથા કરતુમ સામર્થ્ય એ ત્રણેય સામર્થ્યથી બ્રહ્મ સંપન્ન છે હવે ત્રણેને અહીંયા સમજાવો કરતુમ સમર્થ જે જીવો જપ તપ યજ્ઞ ધ્યાન યમ નિયમ વગેરે શાસ્ત્રીય સાધનોથી રહિત હોય છે તેઓને પણ ઉત્તમ ફળનું દાન કરવા માટે બ્રહ્મ સમર્થ છે આ બ્રહ્મના કર્તુમ સમર્થ હોવાનું પ્રમાણ છે વ્રજ ભક્તો ઉપરોક્ત સર્વ સાધનોથી રહિત હતા છતાં ભગવાન શ્રી કૃષ્ણે યોગીઓ કે જ્ઞાનીઓ માટે પણ દુર્લભ હોય તેવું પરમ ફળ તેઓને આપ્યું હા શું અર્થ થયો આનો કર્તુમ સમર્થ એટલે જે કર્તુમ સમર્થ નો મતલબ છે કે જે બધું કરી શકે છે એમની જે ઈચ્છા હોય એ કરે એને કર્તુમ સામર્થ્ય કહેવાય કરવાનું સામર્થ્ય બધું કરી શકવાની સામર્થ્ય એટલે આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે જે જીવો ઋષિ મુનિઓએ આટલું યજ્ઞ તપ ધ્યાન યોગ વગેરે કર્યું બધા શાસ્ત્રીય સાધનોથી સંપન્ન હતા શાસ્ત્રોમાં જેટલા ઉપાયો બતાવ્યા બધા કર્યા સંન્યાસીઓ થઈ ગયા ઘર પરિવાર બધું છોડી દીધું એમને પણ જેવું ઉત્તમ ફળ ન મળે એવું ફલ એમણે વ્રજભક્તોને આપ્યું કે જે લોકોએ તો કંઈ નતું કર્યું એ આહિર હતા પોતાના ઘરકામ સિવાય કંઈ જાણતા નતા ભગવાન કોણ શાસ્ત્ર કોણ વેદ કોણ કંઈ જ જાણતા ન હોવા છતાં ઠાકુરજી એમને એવું ફલ આપ્યું કે જે ફલ પ્રાપ્ત કરવા માટે આ બધા સાધનો કરવા લોકો તરસે છે તો આ ઠાકોરજીનું કરતુમ સામર્થ્ય છે કે એમને જે ઈચ્છા હોય એ બધું કરી શકે છે એમના ઉપર કોઈ જાતના લિમિટેશન નથી એટલે પૂતના જેવી ઠાકોરજીને મારવા આવી તો પણ એને મોક્ષ આપ્યું બધા અસુરો જે લોકો જીવનભર પાપ કર્યું એમને પણ ઠાકોરજીએ મુક્તિ આપી બ્રજભક્તો કે જેમનામાં કોઈ લક્ષણ નતા ન શાસ્ત્ર ભણ્યા ન ઠાકોરજીની ભક્તિ કરી ઠાકોરજીને નચાવ્યા માર્યા એમની કમ્પ્લેન કરી એમના માથે બેસી ગયા આવી સામાન્ય મનુષ્ય સાથે આપણે કરીએ એવી હરકતો કરી તો પણ એ લોકોને ઠાકોરજીએ પોતે પ્રાપ્ત થયા પોતાનું વૈકુંઠ લોક એટલું ઊંચું ફલ પ્રાપ્ત કરાવ્યું કે જે ફલ આટલા બધા યોગીઓ જે છે એ પણ પ્રાપ્ત ન કરી શકે તો આ ઠાકોરજીનું કરતું સામર્થ્ય છે કે એમને જે કરવું હોય એ ઠાકોરજી કરવા માટે સમર્થ છે હેલો હા રાજા હા આમાં ઇન જનરલમાં વાત આવે કે યોગીઓને જ્ઞાનોની જે વાત કરીને એટલે બધા જીવોને માટે કે આપણે પુષ્ટિ ભક્તો માટે જ વાત આવે આમાં કર્તુમ સામર્થમાં કર્તુમ સામર્થ્ય બધા માટે છે ઠાકોરજી જ્યારે જે ચાહે એ બધું કરી શકે છે પણ આ જાતની વિશેષ કૃપા વગેરે જે છે ઠાકોરજીની પુષ્ટિ જીવ ઉપર દેખાય છે કે આઉટ ઓફ ધ વે જઈને ને એમણે કઈ કાર્ય કર્યા છે હા રાજા મતલબ કે શાસ્ત્રમાં આવું લખ્યું છે તો આવું ફલ મળે પણ એવું જેમણે કાંઈ નથી કર્યું એ લોકોને ઠાકોરજીએ ફલ આપ્યું ને જે લોકો કરી કરીને હેરાન થઈ ગયા આખું જીવન એ લોકોને ઠાકોરજીએ કંઈ ના આપ્યું તો ઠાકોરજીનું કરતમ સામર્થ્ય છે જી રાજા બ્રિજેશભાઈ સમજાયું તમને હા જી રાજા સમજાય હા એટલે રાજા એવું સમજવાનું નહીં કે ઠાકોરજીની ભક્તો ઉપર વિશેષ કૃપા એ એમનું કરતુમ સામર્થ્ય એ વન ઓફ ધ કરતુમ સામર્થ્ય સમજી શકાય કેમ કે ભક્તો સિવાય પણ ઠાકોરજી કર્યું છે જેવી રીતે પૂતના વગેરે છે એ ઠાકોરજીના ભક્ત નથી તો એ લોકોને પણ ઠાકોરજી એવું ફલ આપી દીધું છે તો ભક્ત સિવાય પણ ઠાકોરજી આ જાતના ફલોની પ્રાપ્તિ જીવોને કરાવી છે એટલે એની કોઈ વાત નથી ભક્તો સિવાય પણ પ્રભુની આવી કૃપા દેખાય છે કરતુમ નો અર્થ કેવલ એટલું છે કે ઠાકોરજી જે કરવા માંગે એ બધું કરી શકે છે આપણને કોઈ આવીને કહી જાય કે આવું રૂલ છે અને તમે આવું કેમ કર્યું પણ ઠાકોરજીને એવું કોઈ કહી ન શકે ઠાકોરજીને જે કરવું હોય એ કરે એમનું સામર્થ્ય છે એ કરતું સામર્થ્ય છે કરો આગળ અકર્તુમ સમર્થ કોઈ વ્યક્તિ ગમે તેટલા શાસ્ત્રીય સાધનોથી સંપન્ન હોય છતાં જો બ્રહ્મની ઈચ્છા તેને ફળ આપવાની ન હોય તો તેને કોઈ પણ પ્રકારનું ફળ ન આપવા માટે પણ બ્રહ્મ સમર્થ છે આ બ્રહ્મના અકર્તુમ સામર્થ્યનું દ્રષ્ટાંત છે એટલે જો કોઈને બ્રહ્મ એમને ઈચ્છા ના હોય કંઈ આપવાની કોઈ ફળ આપવાની તો ગમે એટલો સંપન્ન શાસ્ત્રીય સાધનોથી સંપન્ન હોય છતાં પણ એ એમને નથી નથી મળતું એમ અકર્તું સામર્થ્ય નો મતલબ છે કે ન કરવાનું સામર્થ્ય એટલે કે ભગવાન જો આ કરવા ન ઈચ્છતા હોય તો ઠાકોરજી ન કરે આપણે એમને એવું કહી ન શકીએ કે તમારે તો આ કરવું જ પડશે એમ જેમાં આપણી સાથે થાય કે આપણે એવું ઘણી વખત એમ નક્કી કરીએ કે હું તો આ નહીં જ કરું ગમે થઈ જાય પણ આપણું એ સામર્થ્ય ચાલે નહીં આપણને એ કામ કરવું જ પડે તો કરવું જ પડે જેમ કે ઘણા બચ્ચાઓ છે જીદ કરતા હોય કે આજે હું નહીં ખાઉં કે મારી જીદ પૂરી ન થઈ તો હું આમ નહીં કરું પણ તમે ક્યાં સુધી ભૂખા રહી શકો આજે નહીં સવારે નહીં તો સાંજે સાંજે નહીં તો કાલે આપણને તો ખાવું જ પડે તો એ વાત આની અંદર છે કે આ કરતું સામર્થ્ય આપણી અંદર નથી આપણે એવું નક્કી કરીએ કે હું નહીં જ કરું પણ એ આપણને કોઈક ના કોઈ બંધનમાં આવીને તો કરવું જ પડે ભગવાન ઉપર એવું નથી શાસ્ત્ર એમ કે આ વ્યક્તિ આ કર્મ કરે તો જ એને ફલ મળે ઠાકોરજી કે મને ફલ નથી આપવું તો ન મળે પણ આમાં શાસ્ત્રો એમ કઈ શાસ્ત્રીય સાધનો છે કે જે શાસ્ત્રમાં લખેલું છે એવી છે તો ભગવાનની વાણી તો શાસ્ત્રના સાધનો જે કરતો હોય તો તો ભગવાનને કીધેલું છે ને પેલું આપણે કે આ વસ્તુ કરવાથી હું તને આ વસ્તુ આપીશ કે આમ થશે કે આ જે બી હોય તો શાસ્ત્ર અગર એમ કેતો હોય ભગવાનની વાણી છે કે હું એઝ એ સમજો આપણે એમ કહીએ કે પરબ્રહ્મે તો રાઇટિંગમાં આપ્યું છે કે આમ કરીશ તો છતાં બી કરતું હોય તો ભગવાનની એ ઈચ્છા ના હોય ફળ આપવાની તો કઈ રીતે આમ સમજવાનું એટલે કેવી રીતે આમાં એક્ઝામ્પલ આપ્યું કે હવે ઘણા લોકો એટલું બધું તપ કર્યું તો પણ ઠાકોરજી કીધું કે મને તમને ફલ નથી આપ શાસ્ત્રમાં ભલે ને ભગવાને લખ્યું હોય તો જે રૂલ બનાવે છે એને તોડી પણ શકે છે ઠાકોરજીને આપણે એમ ના કહી શકીએ કે તમે વેદમાં આવું લખ્યું છે એટલે આ ફલ તો તમારે મને આપવું જ પડે કેમ પ્રભુ બધા બંધનોથી દૂર છે ઠાકોરજી બધા બંધનોથી ઉપર છે એટલે કોઈ પ્રકારનું ફલ કોઈ જીવને ઠાકોરજી ના આપવા માંગતા હોય તો ન આપે એ જ વાત મહાપ્રભુજી એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં એવી આજ્ઞા કરી કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક સ્થિતિ કે આપણે ગમે એટલા સાધન કરીએ ને આપણે વિચારીએ કે મહાપ્રભુજી આવું કીધું એટલે આવું થઈ જશે ઠાકોરજી તો આનાથી પ્રસન્ન થાય છે પણ અંતમાં પ્રભુની કૃપા અને ઠાકોરજીની ઈચ્છા હોય તો થાય નહીં તો ન થાય આમ કહી શકીએ કદાચ એ કરાવવા ન ઈચ્છતા હોય તો એને ના થાય એના માટે એક આમાં કીધું છે મને શબ્દ યાદ નથી બોલતા પેલા જે નથી કરવા જેને ખોટું કામ કરાવડાવવું છે એને એવા કામ તરફ દોરશે એ રીતનું ગણી શકાય કે ભાઈ ના એવું પણ નહીં ઘણી વખત એવું પણ કરે છે કે ફલ ન આપવું એટલે જાણી જોઈને ઊંધા જતા કામ કરાવીને એ લોકોને એનાથી દૂર કરી દે એવું ન હોય તો પણ તમે ગમે એટલું સાધન કરો પણ ઠાકોરજી ઉપર તમે દાવો ન કરી શકો કે મેં આટલું કર્યું છે એટલે મને મળવું જોઈએ દાવો તો ન કરી શકીએ પણ એમ તો કહીને કે બ્રહ્મની ઈચ્છા ના હોય તો પ્રકારનું ફળ આપવા માટે પણ બ્રહ્મ સમર્થ છે એટલે તમારે આમાં કીધું ને શાસ્ત્રીય સાધુનથી સંપન્ન હોય છતાં જો બ્રહ્મની ઈચ્છા ન હોય તેને ફળ આપવાની ન હોય હા એટલે એ જ કહું છું કે કેટલા બધા ઋષિ મુનિઓએ બધાએ સામર્થ્ય થી કર્યું છે ઠાકોરજીએ શાસ્ત્રમાં જેવું જેવું લખ્યું છે એ બધું જ કરી લીધું છે એમણે તો પણ ઠાકોરજી એમના ઉપર કરવા નથી માંગતા એમને કૃપા નથી કરવા માંગતા કે ફલ નથી આપવા માંગતા તો ઠાકોરજી એ ફલ એમને નહીં આપે એટલે અકર્તુમ સામર્થ્ય છે કે પ્રભુ આ ન કરવા માંગે તો ન કરે જેમ કે આપણું તો આપણા ઉપર પણ જોર ના ચાલે પણ ઠાકોરજીનું ચાલે હવે તો હવે તો નિયામક વાળું જે હા એ જ ये समझाएंगे हाँ करो अगर કરો આગળ હા મતલબ અકર્તમ સામર્થ્ય નું ઓવરઓલ મિનિંગ એ છે કે ઠાકોરજી જો કોઈ કાર્ય ન કરવા માંગતા હોય તો ન કરે એ લિમિટેડ ઠાકોરજી એ રીતે બંધાયેલા નથી કે ઠાકોરજીને આ કામ કરવું જ પડે જેવી રીતે આપણી સાથે થાય જેમ મેં કીધું કે બચ્ચાઓ જીદ કરે કે હું આ નહીં કરું તો ઠાકોરજી આપણે એ કરવું પડે થોડા સમયમાં મમ્મી પપ્પા જબરદસ્તી કરે આપણને મારે આપણા ઉપર ગુસ્સો કરે કે આપણી પોતાની સામર્થ્ય ન ચાલે તો અંતમાં આપણને બે દિવસ નહીં ચાર દિવસ નહીં પાંચમા દિવસે તો કરવું જ પડે ભગવાન સાથે એવું નથી તો ન કરવાનું સામર્થ્ય પણ ઠાકોરજી ની અંદર છે સમજાયું બ્રિજેશભાઈ હવે હા જી સમજાયું રાજા અન્યથા કર્તુમ સમર્થ ભગવત ચરિત્રોના અવલોકનથી એવું પણ જોવામાં આવે છે કે લોકોએ ભગવાન પ્રત્યે કામ ક્રોધ લોભ મોહ જેવા શાસ્ત્ર નિષિદ્ધ ભાવો રાખ્યા હતા તેવા દ્રષ્ટ સાધન કુબ્જા પૂતના કંસ શિશુપાલ વગેરેનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો હતો આ બ્રહ્મનું અન્યથા કરતું સામર્થ્ય છે એટલે આમાં એવા બી લોકો છે જે વિરોધ સમજો શાસ્ત્ર નિષિદ્ધ કામ કર્યા છે છતાં બી ભગવાને એમને ફળ સારા આપેલા છે એટલે અન્યથા કરતું સામર્થ્ય છે મતલબ થાય છે આઉટ ઓફ ધ વે જઈને કોઈ કામ કરવું જેવું થતું ન હોય આ રસ્તો જ ખોટો છે તો પણ એવું કરી દેવું ખોટો ઇન ધ સેન્સ કે આઉટ ઓફ ધ વે કરવું અલગ તરીકેથી કોઈ કામને કરવું જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે કે નું ચરિત્ર આપણે જોઈએ તો દરેક જગ્યાએ ઠાકોરજીની સાથે કોઈ ક્રોધ થી વર્તન કર્યું હોય કોઈએ ઠાકોરજી સાથે ગાળો ગાળ કરી હોય નો દ્વેષ કર્યો હોય ઠાકોરજીને હેરાન કર્યા હોય એવા પણ લોકોને ઠાકુરજીએ સારા સારા ફલ આપ્યા છે એટલે જે લોકો દુષ્ટ સાધન મતલબ શાસ્ત્રથી વિરુદ્ધ કામ કર્યા હોય નહીં તો તમે પરબ્રહ્મની સામે તમે આવી રીતે બોલી જ કેવી રીતે શકો પરબ્રહ્મની સાથે આવી રીતે કરી જ કેવી રીતે શકો પણ એ જેવા એવા લોકોએ આવું આવું કર્યું છે એ લોકોને પણ ઠાકુરજીએ બહુ ઉત્તમ ફલ આપ્યા છે જેવી રીતે આમાં એક્ઝામ્પલ કુબજા પૂતના કંઠી શુપાલ વગેરેનું આપ્યું છે ઠાકોરજીને ગાળો આપી તો પણ ઠાકોરજીના હાથે માર્યો સૌ ગાળો માફ કરી અને અંતમાં મર્યો તો પણ ઠાકોરજી એને મુક્તિ આપી કંસ છે એ પણ એ જ પૂતના છે કુબજા માટે રાબક મહાપ્રભુજી એમ કે છે કે ગાંડી સ્ત્રી એવી કે એને ઠાકોરજી પાસે માંગી માંગીને એવું માંગ્યું કે મારા ઘરે આવો તો પરબ્રહ્મ છે તમે કોણ તમારી ઓકાત શું અને પરબ્રહ્મ ક્યાં તમને જે માંગવું હોય ભક્તિ માંગ્યો તો ભક્તિ આપત વૈકુંઠ માંગ્યો તો વૈકુંઠ આપત પણ તમને માંગતા પણ ના આવડ્યો તો આ જાતના મિસબિહેવિયર પણ જે લોકોએ ઠાકોરજીની સાથે કર્યા છે એ લોકોએ પણ ઠાકોરજીને મોટું મોટું ફળ ઠાકોરજીએ એવા જીવોને પણ આપ્યું છે તો અન્યથા કરતુમ સામર્થ્ય છે બીજા કોઈ પણ દેવી દેવતાઓ આવું કરવા જાય તો તરત એને પકડવામાં આવે કે શાસ્ત્રમાં આવું લખ્યું છે આનાથી વિરુદ્ધ તમે ન કરી શકો પણ પરબ્રહ્મ ઉપર કૃષ્ણ ઉપર આ જાતનું બંધન પણ નથી જે કરવા માંગે એ બધું કરી શકે છે આ સમજાયું એટલે in short out of the way જઈને આઉટ ઓફ ધ રૂટીન જઈને જે પણ કરવામાં આવે છે એને આપણે અન્યથા કરતું સામર્થ્ય કહીએ છીએ હેલો હા જી દાદી હા સર્વ સમાસ થઈ ગયું ને કરતું અકર્તુમ અને અન્યથા કરતું કરતું એટલે જે દરેક વસ્તુ કરવા માટે સમર્થ છે જે ન કરવા કરતું અને આ અન્યથા કરતું સર્વ સમર્થ થઈ ગયા હા એટલે ત્રણેય સામર્થ્યથી જે યુક્ત છે એ ભગવાન જે છે એ સર્વ સમર્થ છે બધું કરી શકે છે જેવી રીતે તમે બીજા બધા દેવી દેવતાઓની લિમિટેશન બતાવી ને કે કોઈ પણ દેવી દેવતા આ રીતે કામ ના કરી શકે શાસ્ત્રથી વિરુદ્ધ કંઈ પણ હોય તો એ લોકો હાથ ઊંચા કરી લે કે અમે આવું ના કરી શકીએ જેવી રીતે તમે સરસ્વતીજીનું એક્ઝામ્પલ લઈ લો કે ભૂલા મિશ્ર જે છે એમણે વિદ્યા માંગી તો સરસ્વતીએ કીધું કે ભગવાને તારા ભાગ્યમાં વિદ્યા નથી લખી તો હું વિદ્યાની દેવી છું તો પણ તને વિદ્યા ન આપી શકું કેમ કેમ કે ઠાકોરજીએ તમારા ભાગ્યમાં વિદ્યા નથી લખેલી ભૂલા મિશ્રે બહુ જિદ કરી તો સરસ્વતી કહે છે કે હું ભગવાનની આજ્ઞા લઈને આવું અને તમને વિદ્યા આપું ભગવાન પાસે ગયા ભગવાને આજ્ઞા આપી તો વિદ્યા દેવા આવ્યા ત્યારે ભૂલા મિશ્રે કીધું કે હવે તારી મને જરૂર નથી તું પણ જો તને પણ કોઈની આજ્ઞા લેવી પડતી હોય તો તને જેની આજ્ઞા લેવી પડતી હું એની પાસે કેમ ન જાઉં તારી પાસે કેમ આવું તો પછી એમણે ઠાકોરજીની પ્રાપ્તિ માટે કોશિશ કરી તો કહેવાનો મતલબ એ છે કે આ વાત અહીંયા સમજવાની છે કે બીજા બધા દેવી દેવતાઓ જે છે એ બધા બાઉન્ડ છે બંધાયેલા છે જેવી રીતે સરસ્વતીજી બંધાયેલા છે કે બુલા મિશ્રને એ ઠાકોરજીને પૂછ્યા વગર વિદ્યા નથી આપી શકતા તો એવી રીતે ઠાકોરજી જે છે કોઈથી બંધાયેલા નથી ઠાકોરજીને હવે ભાગ્યમાં નથી લખેલી તો એનું ભાગ્ય ફેરવીને પણ ભૂલા મિશ્રને જે આપવું હતું એ આપ્યું તો એ વાત આની અંદર છે કે ઠાકોરજી જે છે એ આ બધું જ કરવું ઈચ્છે એ બધું કરી શકે છે સમજાયું હેલો હા જી દાદા સમજાયું હા વાંચી લો આગળનો પેરેગ્રાફ તો આ ટોપિક ખતમ થઈ જાય પછી આગળના કેરેક્ટરિસ્ટિક આજે આપણે નહીં લઈ શકીએ નેક્સ્ટ ક્લાસમાં લઈશું આ એક પેરેગ્રાફ લઈ લો તો સામર્થ્યનું સબ્જેક્ટ પૂરું થાય સર્વસમર્થ હોવું એ બ્રહ્મનો યશ છે યશ તેનો જ ફેલાતો હોય છે કે જે સર્વશક્તિમાન હોય ગુણ રહિતની કીર્તિનું ગાન કોણ કરે શક્તિ રહિતને પામવા કે જાણવા પણ કોણ ઈચ્છા રાખે સામર્થ્ય રહિતને પામવાની પણ શો લાભ એટલે સર્વસમર્થ અહીંયા બ્રહ્મનું ગુણધર્મ બતાવ્યો જે સર્વસમર્થ છે બ્રહ્મ છે એનો યશ ફેલાય છે સર્વશક્તિમાન છે એટલે ગુણ રહિત હોય કે શક્તિ રહિત કે એમને જાણવાની કોઈ ઈચ્છા નથી કરતું બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય અપ્રાપ્ય અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે અનુપાસ્ય અપ્રાય મને એટલે કે સર્વસમર્થ હોવું એ નું યશ છે એટલે કે યશ કોનું ફેલાય કે જે શક્તિમાન હોય જેવી રીતે રાજા હોય હવે રાજામાં શક્તિ હોય પોતાના રાજ્યને બચાવી શકે પ્રજાને સંભાળી શકે એનામાં પાવર હોય તો એનું યશ હોય તો લોકો એને પૂછે ગુણ રહિતની કીર્તિનું ગાન કોણ કરે જેની અંદર કોઈ જાતના ગુણ ન હોય લક્ષણ ન હોય એની કીર્તિ કોણ ગાય તો શક્તિ રહિતને પામવા કે જાણવા પણ કોઈ ઈચ્છા રાખતું નથી આનામાં તો કોઈ પાવર જ નથી આ તો જેમ રાહુલ ગાંધીની અત્યારે હાલત છે કેમ કોઈ એને પૂછતું નથી કેમ કે એનામાં કોઈ શક્તિ નથી એની અંદર કોઈ સામર્થ્ય નથી કોઈ બુદ્ધિ નથી તો એ કોને હેન્ડલ કરી શકે એવા માણસને કોણ પૂછે મોદીને કેમ પૂછે છે કેમ કે એની અંદર એ શક્તિ છે પાવર છે એ બુદ્ધિ છે એની અંદર તો એ વાત છે કે સામર્થ્ય રહિતને કોઈ પ્રાપ્ત કરવા નથી માંગતું કે એની સાથે કોઈ રહેવા નથી માંગતું જેનામાં શક્તિ છે એને બધા પ્રાપ્ત કરવા માંગે છે એટલે બ્રહ્મને નિર્ગુણ નિર્ભર ધર્મક માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય અપ્રાપ્ય અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે એટલે કે બ્રહ્મના ગુણોને જે લોકો સમજી શકતા નથી બ્રહ્મના ગુણધર્મોને જે લોકો જાણતા નથી કે જે લોકો નાસ્તિક છે એ લોકો એમ કે છે કે અમે બ્રહ્મને તો નહીં પૂજીએ અમે તો બ્રહ્મને અમે પ્રાપ્ત નહીં કરીએ બ્રહ્મને શું જાણવું બ્રહ્મને શું પ્રાપ્ત કરવા આ જાતની ફિલિંગ એ લોકોને થઈ જતી હોય છે જે લોકો બ્રહ્મના સ્વરૂપને નથી જાણતા નથી સમજતા એવા લોકોને હેલો હા એટલે બ્રહ્મના સામર્થ્યને જે લોકો નથી જાણતા એ લોકો જે છે એ બ્રહ્મ ને સ્પેશિયાલિટી કે બ્રહ્મના મહાત્મ્યને નથી સમજતા જે લોકો બ્રહ્મ નું સામર્થ્ય જાણે છે એ લોકો જે છે એ બ્રહ્મના સામર્થ્યને સમજીને ઠાકોરજીને પ્રાપ્ત કરવું એ પોતાનું પરમ ફલ માને છે એટલે વસ્તુત બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક ન હોય અપ્રાકૃત અલૌકિક સર્વગુણોથી સંપન્ન છે અને આથી જ બ્રહ્મ બધા માટે ઉપાસ્ય ધ્યેય પ્રાપ્ત અને ફલરૂપ છે આ બ્રહ્મનો યશ છે અહીંયા બ્રહ્મનું ગુણધર્મ બતાવ્યું કર્તુમ અકર્તુમ હા એટલે બ્રહ્મ સામર્થ્યશાળી છે સર્વશક્તિમાન છે અને એ જ બ્રહ્મનું યશ છે એટલે બ્રહ્મ પ્રાપ્ત કરવા યોગ્ય છે જાણવા યોગ્ય છે કે બ્રહ્મ જે છે એ ફલ પ્રાપ્ત કરવા યોગ્ય છે એ નિર્ગુણ કે નિર્ધર્મક નથી આ પ્રાકૃત અલૌકિક ગુણોથી સંપન્ન છે જે ગુણોને આપણે જાણતા જોતા સમજતા નથી એટલે જે લોકો દેખીતી વસ્તુ ઉપર વિશ્વાસ રાખે છે કેમ કેતા હોય ને કે ભગવાનને કોણે જોયા છે સ્વર્ગ નરક કોણે જોયું છે આ આપણા મૃત્યુ પછી દુનિયા કોણે જોઈ છે તો આ બધી મૂર્ખતાપૂર્ણ વાતો જે લોકો કરે છે એ લોકો એમ સમજે છે કે આ બધી વસ્તુ યુઝલેસ છે પણ જે લોકો બ્રહ્મના સામર્થ્યને બ્રહ્મની શક્તિને સમજે છે એ લોકો બ્રહ્મને જાણવા યોગ્ય પ્રાપ્ત કરવા યોગ્ય માને છે એટલે બ્રહ્મનું શક્તિમાન હોવું એ જ બ્રહ્મનું યશ છે એ શક્તિનો પરિચય દરેક દરેકને નથી થતું જેને થાય છે એ લોકો સમજે છે નથી થતું એ લોકો નથી સમજતા બધાના અધિકારની વાત છે સમજાઈ ગયો વાત હા ઠીક છે તો આજનું અહીંયા રાખીએ આ વિષયમાં કોઈને કઈ પૂછવું તો નેક્સ્ટ નું પૂછજો નહીં તો હાલો રાજા હા રાજા હા આમાં છે ને વિજાતીય ભેદમાં મને સ્ત્રી પુરુષ ગાય ઘોડો ને મનુષ્ય પશુ આમાં થોડીક ઓછી સમજ પડી છે થોડીક મોડી બી જોડાઈ એટલે આમાં થોડુંક મને કરાવો ને કયું આ વિજાતીય ભેદમાં છે ને પાંચમી લાઈન છે કે સ્ત્રી પુરુષ ગાય ઘોડો મનુષ્ય પશુ વગેરે વિજાતીય ભેદના દ્રષ્ટાંતો છે આ વિજાતીય ભેદમાં વિજાતીય ભેદમાં એ વાત બતાડી છે કે જેના કેરેક્ટરિસ્ટિક મેચ ન થાય એને આપણે વિજાતીય કહીએ જેવી રીતે હું સ્ત્રી છું સામે વાળું વ્યક્તિ પુરુષ છે તો હું શું કહું આ વિજાતીય છે સ્ત્રી હોય તો હું શું કહું કે આ સજાતીય છે કેમ કેમ કે અમારું જેન્ડર એક છે પુરુષ કેમ વિજાતીય કેમ કે એનું જેન્ડર અલગ છે હા બોલો બ્રહ્મ અને કઈ નથી એક જ વાત છે કોઈ કોન્ટેક્ટમાં બ્રહ્મ ઇક્વલ્સ ટુ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ ઇક્વલ્સ ટુ પરબ્રહ્મ જે સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે મહાપ્રભુજી છે પણ સામાન્ય રીતે બ્રહ્મ અને પરબ્રહ્મ સમાનાર્થી છે ના એવું નથી પરબ્રહ્મ અને બ્રહ્મ એક જ વાત છે કેવલ કોઈ કોન્ટેક્ટમાં બ્રહ્મ શબ્દ વપરાયો હોય એનાથી અક્ષર બ્રહ્મ સમજવાનું હોય તો પરબ્રહ્મ ને અક્ષર બ્રહ્મ અલગ છે બાકી બ્રહ્મ થી પરબ્રહ્મ જ સમજવાનું ઠીક છે તો આજનો અહીંયા રાખીએ આ વિષયમાં કંઈ પૂછવું હોય નેક્સ્ટ ક્લાસમાં પૂછો નહીં તો પછી આગળ કરશું પછી વખત ત્રણેય પ્રકારના સજાતીય વિજાતીય અને સ્વગત ભેદોને જોઈ લેજો સાકાર અવ્યય અને સર્વસમર્થા જે ત્રણ ગુણધર્મો આપણે જોયા છે એને જોઈ લેજો કંઈ ન સમજાય તો કેજો નહીં તો આગળ કર દંડત પ્રણામ